કુદરતી કાયદો ભોગવે તેની ભૂલ ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે જે કાળે જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે એમાં કોઈને વકીલને પૂછવાની જરૂર નથી આ કોઈનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય એ તો જલેબી ખાતો હોય હોટેલમાં ચા પાણીને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય માટે ભોગવનારની ભૂલ એણે ક્યારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયા માટે તે ચોરને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે ભોગવે એની ભૂલ એ ગુપ્ત તત્વ કહેવાય અહીં બુદ્ધિ થાકી જાય જ્યાં મતિજ્ઞાન કામ ના કરે એ વાત જ્ઞાની પુરુષ પાસે ઉઘાડી થાય તે જેમ છે તેમ હોય આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ કોઈ બાપોએ ઉપરી નથી કોઈ વઢનાર નથી પણ આ તો તારી ગાંઠો જ તારી ઉપરી છે ભૂલ બીજા કોઈની એ નથી ભોગવે એની જ ભૂલ છે ડોક્ટરે દર્દીને ઇન્જેક્શન આપ્યું પછી ડોક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઇન્જેક્શન આખી રાત દુખ્યું માટે આમાં ભૂલ કોની દર્દીની ને ડૉક્ટરે તો જ્યારે એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે બે પ્રકારની ભાષા છે એક ભ્રાંતિ ભાષા અને બીજી વિતરાગ ભાષા વિતરાગની ભાષામાં ભોગવે એની જ ભૂલ એક બાઈ મુંબઈના બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી તે બસ સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઈ ગુનો કહેવાય એટલામાં એક બસ આવીને સ્ટેન્ડ ઉપર ચડી ગઈ અને તેણે સ્ટેન્ડ ભાંગી નાખ્યું અને બાઈને કચડી નાખી ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું એ લોકોને કહીએ કે આનો ન્યાય કરો તો એ લોકો કહેશે કે બિચારી આ બાઈ વગર ગુને મરી ગઈ આમાં બાઈનો શો ગુનો આ ડ્રાઈવર નાલાયક છે બાઈ બિચારી વગર ગુને મરી ગઈ માટે ભગવાન જેવી કાંઈ વસ્તુ તો આ સંસારમાં નથી લાગતી લ્યો આ લોકોએ આવું તારણ કાઢ્યું પણ અમે શું કહ્યું ભોગવે એની ભૂલ ભગવાન તો છે જ અલ્યા આ ભગવાન ના હોત તો રહ્યું શું આ જગતમાં આ લોક તો શું જાણે કે આ ભગવાનનું ચલણ રહ્યું નથી તે લોકોની ભગવાન ઉપરથી આસ્થા ઉડી જાય અલ્યા એવું નથી આ બધા તો ચાલુ હિસાબ છે આ એક અવતારના નથી આજે બાઈની ભૂલ પકડાઈ તેથી ભોગવવું પડ્યું આ કળિયુગમાં એક્સિડન્ટ અને ઇન્સિડન્ટ એવા હોય છે તે માણસ મૂંઝાઈ જાય એક્સિડન્ટ એટલે શું too many causes at a time અને ઇન્સિડન્ટ એટલે શું so many causes at a time તેથી જ અમે શું કહીએ છીએ કે ભોગવે તેની ભૂલ અને પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ સમજાશે એક ડોસા મને કહે મને બહુ દુઃખ ભોગવવાનું આવ્યું છે મેં પૂછ્યું કેમ કાકા શું થયું છે એ ભાઈ કે મારો છોકરો બહુ ખરાબ થઈ ગયો છે મેં પૂછ્યું એક જ છોકરો ખરાબ થઈ ગયો કે બધા જ ડોસો કે એક જ એવો પાક્યો છે બીજા ત્રણ તો સારા છે મેં પૂછ્યું એ શું કરે છે ડોસો કે દારૂ પીએ છે રમી રમે છે રેસમાં જાય છે હોટલોમાં પડી રહે છે એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી એની ચિંતા રાત દાડો થયા જ કરે છે મેં કહ્યું તો તો ભાઈ તારી જ ભૂલ છે એ તારી જ ભૂલથી આવું કરે છે આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ લેતો નથી આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછ્યું અલ્યા તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું છોકરો કે મને શેનું દુઃખ બાપ કમાઈને બેઠા છે એમાં મારે શેની ચિંતા હું તો મજા કરું છું એટલે આ બાપ દીકરામાં ભોગવે છે કોણ બાપ માટે બાપની જ ભૂલ ભોગવે તેની ભૂલ આ છોકરો નાલાયક થઈ ગયો હોય દારૂ પીતો હોય ગમે ત્યાં રઝળતો હોય જુગાર રમતો હોય ગમે તે કરતો હોય એમાં એના ભાઈઓ નિરાંતે ઊંઘી ગયા છે ને એના મધર પણ નિરાંતે ઊંઘી ગયા છે ને અને અક્કર્મી આ ડોસો એકલો જ જાગે છે માટે એની ભૂલ એની શી ભૂલ તો કે આ ડોસાએ આ છોકરાને પૂર્વભવમાં ફટવેલો તે ગયા અવતારના આવા ઋણાનું બંધ પડ્યા છે તેથી ડોસાને આવો ભોગવટો આવે છે અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે આ તો બેમાંથી શેકાય છે કોણ જે શેકાય છે એની જ ભૂલ આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ ગયો ભોગવે એની ભૂલ આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે અમારી પાસેથી એને તો જે જે વાપરશે તેનું કલ્યાણ થઈ જશે રસ્તામાં ઠોકર હોય અને સિનેમામાં કેટલાય આવજા કરતા હોય ને ચંદુલાલ એકલાને જ ઠોકર વાગે તો ચંદુલાલ કહેશે કે મને ઠોકર વાગી અલ્યા તું ઠોકરને વાગ્યો ઠોકર તો હાલતીએ નથી ને ચાલતીએ નથી પણ તું ભાગ્યશાળી તે તને ઠોકર વાગી પણ ભ્રાંતિથી કહે છે કે મને આ ઠોકર વાગી અલ્યા આ તો ભોગવે એની ભૂલ આ કોઈ પોપાબાઈનું રાજ નથી આ જગત એક્ઝેક્ટ ન્યાય સ્વરૂપ છે ન્યાય વગર આ જગત એક સેકન્ડ પણ રહ્યું નથી સાપ કરડ્યો ને ભાઈ મરી ગયા તેમાં ભાઈની ભૂલ સાપ તો પકડાશે ત્યારે એની ભૂલ ગણાશે આપણે કોઈ સલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સલેમાન પૈસા પાછા આપે નહીં તો અલે આપ્યું કોણે તારા અહંકારે એને પોષણ આપ્યું તેથી તે દયાળુ થઈને પૈસા આપ્યા માટે હવે માંડી વાળ સલિયાને ખાતે અને અહંકારને ખાતે ઉધાર બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય માટે ભૂલ લક્ષ્મીચંદની પણ દાદાનું વાક્ય ભોગવે તેની ભૂલ યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઈ જશે નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ એકલી ભૂલ જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે પાપનું ઇનામ મળે તો એ એના બુરા કર્તવ્યનો દંડ અને ફૂલા ચડે તો એના સારા કર્તવ્યનું ઇનામ છતાં બંને ભોગવટા જ છે અશાતાનો અથવા શાતાનો ન્યાય માટે કોર્ટમાં જવું એ જ મોટામાં મોટો અન્યાય છે you are whole and sole responsible for yourself આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે જે ફાયદો કરે છે એ નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ નિમિત્ત છે પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે બાબો બારણું બંધ કરીને આપણી આંગળી મહીં આવી જાય તો બાબાને વઢાય નહીં આ તો ભોગવ્યું આપણે માટે આપણી ભૂલ આ બાબાને શું કહેવું પડે એને કહેવું પડે કે જો તું આવું તોફાન કરતો હતો તેથી મારી આંગળી આવી ગઈ ફરી આવું તોફાન ના કરીશ આવું બાબાને સમજાવાય પણ આ તો એને મારે અલ્યા નવી ગૂંચ શા માટે પાડે છે આજના ધણી તો બૈરીને ચોંટી પડે છે અને કહે કે આ દાળ તે વાયડી કરી અલ્યા તું વાયડો ભૂલ તારી તે તારે ભાગે આ દાળ આવી લોક કહે છે કે આ દેહ છે ત્યાં સુધી ભોગવટો છે પણ ના ભૂલ હોય ત્યાં સુધી જ ભોગવટો છે અમારે ભોગવવાનું આવતું નથી તેથી અમારી ભૂલ નથી વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુખે તો તે તમારી ભૂલ જે સહન કરે તેની ભૂલ એમ વિતરાગ કહે છે અને આ લોકો નિમિત્તને બચકા ભરે છે ભોગવે તેની ભૂલ એ કાયદો મોક્ષે લઈ જશે કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે એ તારી ભૂલ તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું એ ખોળી કાઢજે આ તો આખો દાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઈએ કે શી શી ભૂલ થઈ છે અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય સામાના ફોરેનમાં ભૂલો થાય ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઈએ એક ભોગવે એની ભૂલ આટલું કહ્યું તો એક બાજુનું આખું પઝલ ઉડી ગયું અને બીજું વ્યવસ્થિત કહ્યું તો બીજી બાજુનું પઝલ પણ ઉડી જાય મહીની પાર વગરની વસ્તી છે તે કોણ ભોગવે તે ખબર પડે કોઈ ફેરો અહંકાર ભોગવે છે તો તે અહંકારની ભૂલ છે કોઈક વખતે મન ભોગવે છે તો તે મનની ભૂલ છે ક્યારેક ચિત્ત ભોગવે છે તે વખતે ચિત્તની ભૂલ છે આ તો પોતાની ભૂલમાંથી પોતે છૂટો રહી શકે તેમ છે જ્ઞાની પુરુષનો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય કોનો શબ્દ જ્ઞાનીનો એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે કે કોની ભૂલ આમાં ભોગવે એની ભૂલ ન્યાય કરનારો ચેતન હોય ને તો તે પક્ષાપક્ષી પણ કરે પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કમ્પ્યુટર જેવું છે આ કમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કમ્પ્યુટરની ભૂલ પણ થાય પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન ચેતન છે પાછો વિતરાગ છે